ના પ્રશ્ન પહેલા અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં શૌનક વગેરેએ ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠમાં પધાર્યા ત્યારે ધર્મ કોને શરણે ગયો એવો માત્ર વિચાર થવાથી જ પ્રશ્ન કરેલો તેનો ઉત્તર આપતા સૂતે ત્રીજા અધ્યાયના તેતાલીસમાં શ્લોકમાં જણાવ્યું કે હમણાં શ્રી કૃષ્ણ વૈકુંઠ પધાર્યા પછી શ્રી ભાગવત નામના પુરાણરૂપ સૂર્યનું પ્રાકટ્ય થયું છે વગેરે આ સાંભળી સૌનકને ઘણો હર્ષ થયો કારણ કે લોક પોતાની રુચિ પ્રમાણે હર કોઈ વિષયમાં પ્રવૃત્તિ કરે છે પણ જ્યારે તેમને ભાન થાય છે કે પોતે જે વિષયમાં પ્રવૃત્તિ કરે છે તે જ શાસ્ત્રમાં પ્રમાણ ગણાયેલ છે ત્યારે તેમને હર્ષ થાય જ તેથી સૌનક સૂતને ભાગવત સંબંધી વધારે પ્રશ્નો કરે છે અહીંયા સૌનકના પ્રશ્ન એટલે પહેલો સ્કંદ આપણે પૂરો કર્યો છે પહેલો સ્કંદ આનંદરૂપ હરિની લીલા આખા ભાગવતનો શાસ્ત્રાર્થ એ છે અને એના ત્રણ પ્રકરણ છે જે પ્રથમ પ્રકરણ હીન અધિકારી બીજું મધ્યમ અધિકારી અને ત્રીજું ઉત્તમ ઉત્તમ અધિકારી એમાં પ્રથમ પ્રકરણમાં છ પ્રશ્નો સૌનક સુતજીને કરે છે તો એના ઉત્તર પૂરા થયા અને હવે અહીંયા મધ્યમ પ્રકરણ જે ચાલુ થાય છે એમાં બીજા એટલે કે અહીંયા જે અહીંયા જે શરૂઆત થાય છે અહીંયા પ્રશ્નોની તો એમાં આ સૌનકના પ્રશ્નથી એટલે એમ કહી રહ્યા છે કે આગળના જે ત્રીજો અધ્યાય પૂરો કર્યો પહેલા પ્રકરણનો એમાં એને જે પેલો પ્રશ્ન પૂછ્યો છે કે ધર્મ કોની શરણમાં ગયો તો એનું બતાવે છે કે ત્રીજા અધ્યાયના તેતાલીસમાં શ્લોકમાં શ્રી કૃષ્ણ વૈકુંઠ પધાર્યા પછી પુરાણરૂપ સૂર્યનું પ્રાકટ્ય થયું છે અને એ સાંભળીને સૌનકને ઘણો હર્ષ થાય છે કારણ કે એ એ સંબંધિત પ્રવૃત્તિ કરતા હોય છે એમ અને જ્યારે એમને ગણાય છે કે એમની જે પ્રવૃત્તિ છે એ સાચી જ છે અને એટલે કે આનંદરૂપ હરિની લીલાનું શ્રવણ કરવાનું છે અને એ જે કરવા માટે અહીંયા ભેગા થયા છે અને એ સંબંધી એમના જે પ્રશ્નો છે એ એટલે એમ સારે એ જ કરવાનું છે એમ આખા ભાગવતમાં શાસ્ત્રાર્થ તરીકે તો એમને ઘણી ખુશી થાય છે અને હવે એ બીજા પ્રકરણમાં એ બીજા પ્રશ્નો અહીંયા પૂછી રહ્યા છે ભગવાન સુકે કહેલી શ્રી ભાગવતની પવિત્ર કથા અમને કહો અધ્યાય ચોથામાં બીજો શ્લોક એમ શ્રી ભાગવતના સ્વરૂપ સંબંધી પ્રશ્ન કર્યો કયા યુગમાં શ્રી ભાગવતની પ્રવૃત્તિ થઈ એમ તેની ઉત્પત્તિ સંબંધી પ્રશ્ન કર્યો અને ત્રીજો કોની પ્રેરણાથી વ્યાસે તે રચ્યું એમ તેની ઉત્પત્તિના કારણ સંબંધી પ્રશ્ન કર્યો આમ આ ત્રણ મુખ્ય પ્રશ્ન કર્યા આગળ બીજા ત્રણ પ્રશ્નો કરે છે સુખ વ્યાસ પાસેથી ભાગવત શા માટે ભણે આ પ્રશ્ન આ ચોથા અધ્યાયના ચોથા શ્લોકમાં સુખનો સ્વભાવ જણાવી સૂચવેલ છે બીજો વ્યાસ સુખને શ્રી ભાગવત કેવી રીતે ભણાવે આ પ્રશ્ન પણ આ અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં સુખની ક્રિયાનું વર્ણન કરીને સૂચવેલો છે ને બીજો ત્રીજો પ્રશ્ન છે પરીક્ષિત સાર્વભૌમ રાજ્ય રાજલક્ષ્મીનો અનાદર કરી શા માટે ગંગા તીરે મરણ પર્યંત ઉપવાસ કરવા બેસે એ દસમા શ્લોકમાં અને આગળ એક ત્રણ બેતાલીસમાં સૂતે કહેલ કે મરણ પર્યંત ઉપવાસ કરવા ગંગાના તીરે બેઠેલા પરીક્ષિતને સુકે શ્રી ભાગવતનું શ્રવણ કરાવેલ તેથી આ ત્રીજો પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે અહીંયા જે પરીક્ષિત સંબંધી જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એ કેમ અહીંયા આવ્યો છે આ પ્રકરણમાં તો એ આગળનું અનુસંધાનથી કહી રહ્યા છે કે આ જ્યારે ચાલુ થયું ત્યારે એમ કહી રહ્યા છે કે મરણ પર્યંત આ ઉપવાસ કરવા માટે આ કથા જે ચાલુ થઈ ત્યારે પરીક્ષિતની કથા હતી એટલા માટે એના સંબંધી પણ એ પ્રશ્ન અહીંયા પૂછી રહ્યા છે આગળ પરીક્ષિતનું મહાત્મ્ય પહેલા સૌનક વગેરેને જાણવામાં આવેલું તેણે મરણ પર્યંત ઉપવાસ આદર્યા તેથી તેનું મહાત્મ્ય જેવું સાંભળેલું તેવું છે કે નહીં તેવો સંદેહ થવાથી તેના જન્મ અને કર્મ સંબંધી પણ એક પ્રશ્ન કર્યો એક ચાર નવમાં એટલે આ નવમાં શ્લોકમાં આ અધ્યાયના આ ચોથો પ્રશ્ન થયો આ પ્રશ્ન કરવાનું કારણ એવું છે કે શ્રી ભાગવતની ઉત્પત્તિ તથા પ્રવૃત્તિના વિષયમાં જે તર્કથી વિરુદ્ધ હોય તેવું સાંભળવામાં આવે તો પોતાને પણ ઉત્તમ ફલ પ્રાપ્ત ન થાય વળી આ વિષય અલૌકિક હોવાથી તેમાં પોતાની કલ્પના ન કરાય લૌકિક વિષયમાં પોતાની ઈચ્છા પ્રમાણે કલ્પના કરી શકાય પરંતુ અલૌકિક વિષયમાં તેવી કલ્પના કરાતી ન હોવાથી જેવી કલ્પના કરવાથી તર્કનો વિરોધ ન રહે તેવી કલ્પના આ વિષયમાં કરી શકાય તેમ ન હોવાથી તર્કનો વિરોધ કેવી રીતે રહેતો નથી એ જાણવા સૌનકે આ પ્રશ્નો કરેલ છે આ વિષયમાં સૌનકને તર્કનો વિરોધ જણાય છે કારણ કે તે એમ જણાવે છે કે આત્મા જ ફલ છે અને તે પ્રાપ્ત કરવામાં વિષયો ધન રાજ્ય વગેરે જ વિઘ્ન કરનારા છે અને તેથી બધા શાસ્ત્રો વિષયોનો ત્યાગ કરવા માટે જ રચાયેલા છે સુખ તો પોતાની મેળે જન્મથી જ વિષયોથી દૂર રહેલા તેથી તેમને શ્રી ભાગવતનું શ્રવણ કરવાનું શું પ્રયોજન તેને શ્રી ભાગવતનું વર્ણન કરવાનું પરીક્ષિતને કહેવાનું તો જરીય પ્રયોજન ન હોય પોતાનું ઉત્તમપણું જણાવવા પણ તેમ કરવાનું સુખને કંઈ પ્રયોજન ન હતું કારણ કે તે આ પહેલાના જન્મમાં જન્મમાં સર્વથી ઉત્તમ પૂર્ણ જ્ઞાનવાળા હતા અને તેથી આ જન્મમાં તેને જન્મ લેવાની પણ જરૂર ન હતી એવા ઉત્તમ જ્ઞાનીને શ્રી ભાગવતનું શ્રવણ અથવા ઉપદેશ કરવાથી સો લાભ વળી શ્રી કૃષ્ણની કૃપા પણ એના ઉપર એના મેળે જ થયેલી પરીક્ષિત પણ આવો જ હતો સાર્વભૌમ રાજ રાજલક્ષ્મી વગેરે વિષયોનો ત્યાગ કરી ગંગાના તીરે મરણ સુધી ઉપવાસ કરવા બેઠેલો અને ભગવાનની પણ એના ઉપર કૃપા હતી તેથી તેને પણ શ્રી ભાગવત નું શ્રવણ કરવાનું શું પ્રયોજન આવા તર્કથી આવા તર્કના વિરોધ જણાવાથી શૌનકે ઉપર જણાવેલ ત્રણ પ્રશ્નો કર્યા અને પરીક્ષિત ઉપર ભગવાનની કૃપા હતી તે સ્પષ્ટ કરવા તેના જન્મ સંબંધી પ્રશ્ન કર્યો એટલે આખા પેરેગ્રાફમાં અહીંયા પરીક્ષિત અહીંયા જે સૌનકે પ્રશ્નો પૂછ્યા છે તો એ એમ એમને એવું લાગે છે કે આ અલૌકિક વિષય છે એટલે કોઈ પણ વસ્તુનું સમાધાન એની અલૌકિક વિષયોમાં જાતે ના મેળવી શકાય એટલા માટે અહીંયા કારણ કે લૌકિકમાં હજી એ પોસિબલ છે પણ અલૌકિકમાં એવું ના હોય અને વળી પાછું સુખનો ને પરીક્ષિતનો જે અધિકાર ઉત્તમ અધિકાર છે અને એમને ભાગવતનું પ્રયોજન એટલે ભાગવત સાંભળવાનું એમનું કોઈ પ્રયોજન નથી કારણ કે સુખજી તો ઉત્તમ હતા જે ઉત્તમ એટલે એમના ઉત્તમ અધિકારી તરીકે એમના બધા ગુણો હતા એવી રીતે પરીક્ષિતમાં પણ હતા તો પછી એમની સંબંધી પ્રશ્નો થાય છે કે એમને આવી રીતે ભાગવત સાંભળવાની શું જરૂર પડી એમ એટલે એના જન્મ અને કર્મ સંબંધી બીજા પ્રશ્નો પણ પૂછે છે એટલે કુલ મળે ને અહીંયા ભાગવતના સ્વરૂપ સંબંધી એના ઉત્પત્તિ સંબંધી ઉત્પત્તિના કારણ સંબંધી અને સુખ ને સુખ વ્યાસજી પાસેથી ભાગવત શા માટે ભણે અને એ કેવી રીતે ભણાવે અને પરીક્ષિતના જન્મ અને કર્મ સંબંધી એમ કરીને છ પ્રશ્નો અહીંયા પૂછી રહ્યા છે એમ કહી રહ્યા છે આગળ લઉં કે જોજો બીજું કોઈ કરો હવે હમણાં બીજો મુહૂર્તિઓ ક્યાં ગોતવા જાવ કર ભલે બીજાઓ બીજાઓ એટલે કે બોપદેવનો અભિપ્રાય એવો છે કે પાછળથી કરેલ ત્રણ પ્રશ્નો તથા પરીક્ષિત ના જન્મ સંબંધી પ્રશ્નો શ્રી કૃષ્ણ પ્રતિ ભક્તિ હોવાને લીધે સૌનકે પ્રસંગવશ કરેલ છે કારણ કે ભક્તો ઉપર ભગવાનની કૃપા હોય છે એમ તે સારી રીતે જાણતો હતો આ અભિપ્રાય યોગ્ય નથી વાસ્તવિક રીતે પહેલા જે ત્રણ પ્રશ્નો શ્રી ભાગવતના સ્વરૂપ ઉત્પત્તિ અને ઉત્પત્તિના કારણ સંબંધી કરેલ તે જ મુખ્ય પ્રશ્નો છે તે પ્રશ્નોના ઉત્તર જાણવામાં આવતા બીજા પ્રશ્નોનો ઉત્તરનો તેમાં જ સમાવેશ થઈ જશે તેથી મુખ્ય પ્રશ્નો ત્રણ જ છે એટલે કે બીજાઓ એટલે કે અહીંયા બોપદેવનો અહીંયા મત જણાવી રહ્યા છે એમના એમનાથી એવું અહીંયા એ કહી રહ્યા છે કે અહીંયા જે છ પ્રશ્નો નથી કુલ મિલાઈને ત્રણ જ પ્રશ્નો છે કે જે ભાગવતના સ્વરૂપ સંબંધી ઉત્પત્તિ અને એના કારણ સંબંધી એમ અને બાકીના જે ત્રણ પ્રશ્નોનો ઉત્તર છે ને એની અંદર જ સમાઈ જશે એટલે એમનો મત એવો છે કે અહીંયા સૌનકે છ પ્રશ્નો પૂછેલા નથી માત્ર ત્રણ જ મુખ્ય પ્રશ્નો છે એમ આ ત્રણ મુખ્ય પ્રશ્નો પૈકી પહેલા શ્રી ભાગવતના સ્વરૂપ સંબંધી પ્રશ્નનો ઉત્તર બીજા સ્કંદમાં આપશે બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરો આ સ્કંદમાં આપેલ છે તેમાં પણ ત્રીજા પ્રશ્નનો ઉત્તર આ મધ્યમ પ્રકરણ અધ્યાય ચાર થી છ માં આપેલ છે અને બીજા પ્રવૃત્તિ સંબંધી પ્રશ્નનો ઉત્તર ઉત્તમ પ્રકરણ અધ્યાય સાત થી ઓગણીસ માં અપાશે આથી એમ સૂચવેલું છે કે એક એક પ્રશ્નનો ઉત્તર એક એક પ્રકરણથી આપેલ છે કોની પ્રેરણાથી વ્યાસે શ્રી ભાગવત રચ્યું આ ત્રીજા પ્રશ્નનો ઉત્તર નારદની પ્રેરણાથી રચ્યું એવો છે તે ઉત્તર આ સ્કંદના અધ્યાય ચાર થી છ માં આપેલ છે ચોથા અધ્યાયમાં તે રચવાનું કારણ કહેલ છે પાંચમા અધ્યાયમાં તે રચવાની યોગ્યતા જણાવેલી છે અને છઠ્ઠા અધ્યાયમાં નારદ વ્યાસને તે રચવાની પ્રેરણા કરે છે તે પછી વ્યાસે તે રચ્યું એ તો અનુવાદ તે જ વાત ફરી કહેવી તે થયો તેથી આ પ્રકરણ શ્રી ભાગવતની ઉત્પત્તિનું કારણ જણાવવામાં જ સમાપ્ત થાય છે તેથી આ ઉપોદઘાત શ્રી ભાગવતની ઉત્પત્તિના કારણ રૂપ છે એટલે કે અહીંયા એમ કહી રહ્યા છે કે અહીંયા જે ભાગવતના એટલે સ્વરૂપ સંબંધી જે પ્રશ્ન સૌથી પહેલા પૂછ્યો છે એનો ઉત્તર અહીંયા બીજા સ્કંદમાં આપશે અને જે બીજો અને ત્રીજો એટલે કે એની ઉત્પત્તિ સંબંધી અને એના ઉત્પત્તિના કારણ સંબંધી એ બંને પ્રશ્નના જે ઉત્તરો છે એ આજ એટલે કે ચોથો પાંચમો અને છઠ્ઠા ત્રણ અધ્યાયમાં આપી દેશે કે કોની પ્રેરણાથી રચ્યું અને કોને રચ્યું એમ અને બીજું એમ કહી રહ્યા છે કે એટલે પછી એક એક પ્રશ્નથી ઉત્તર એટલે કે ચોથા અધ્યાયમાં તે રચવાનું કારણ પાંચમામાં તે રચવાની યોગ્યતા અને છઠ્ઠા અધ્યાયમાં કોની પ્રેરણાથી એટલે કે નારદ નારદ વ્યાસને તે રચવાની પ્રેરણા કરે છે એ અહીંયા રચ્યું એટલે આ ત્રણ અધ્યાયમાં આ ત્રણ પ્રશ્નોના ઉત્તર છે અને સ્વરૂપ સંબંધી છે એ બીજા સ્કંદમાં પરંતુ એમાં એમ કે છે કે અહીંયા વ્યાસે જે કહી રહ્યું કહી રહ્યા છે ને એ એમને અનુવાદ એટલે કે જે આગળની જે વાત છે આગળ જે થયેલા છે શાસ્ત્રો એ જ અહીંયા એ કહી રહ્યા છે એટલે આખું જે પ્રકરણ છે એ ભાગવતના ઉત્પત્તિના કારણરૂપ એટલે કે ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના કારણરૂપ જ આ એનો ઉપોદગાત છે એમ કહી રહ્યા છે શ્રી ભાગવત રચવાનું કારણ અહીં ઉપોદગાત તરીકે જણાવેલું હોવાથી આ પ્રકરણમાં કારણનો પણ વિચાર કરવો જોઈએ તેથી નારદે વ્યાસને શ્રી ભાગવત સંબંધી બોધ કરવાનો કયો પ્રસંગ હતો પછી બીજું તેણે તેમને તે બોધ કરવાનું શું પ્રયોજન હતું અને ત્રીજું નારદ કોણ કેવા પુરુષ હતા આ ત્રણેયનું સ્વરૂપ પણ જણાવવું જોઈએ તે ચાર થી છ એટલે કે આજે આપણે પ્રકરણ જોઈ રહ્યા છીએ મધ્યમ અધિકારીનું એમાં ચાર પાંચ ને છ એના જે ત્રણ અધ્યાય છે એ ત્રણ અધ્યાયોથી અહીંયા કહે છે કે આ ભાગત રચવાનું અહીંયા જે કારણ છે એ ઉપોદઘાત છે આ પ્રકરણનો એટલે કે એના આમાં ત્રણ પ્રસંગો એટલે કે નારદે વ્યાસને શ્રી ભાગવત સંબંધી બોધ કરવાનો એવો કયો પ્રસંગ ઉપર એમને આ બોધ કરવા માટે નારદે વ્યાસ પાસે આવ્યા અને એમને આ બોધ કરવા માટેનું એમનું શું પ્રયોજન હતું અને નારદજી કેવા હતા આ ત્રણેયનું સ્વરૂપ પણ અહીંયા આ ત્રણ અધ્યાયના અનુક્રમથી જણાવશે પછી શંકા પહેલા અધ્યાયમાં સૌનકે જેવા પ્રશ્ન કરેલ તેવા જ આ પ્રશ્નો છે એટલે કે આગળના અધ્યાયમાં સૌનકે આગળ પણ આવા પ્રશ્નો એટલે આપણે હિન અધિકારીમાં જોઈ ગયા કે એમને છ પ્રશ્નો કરેલા હતા ધર્મ સંબંધી જ્ઞાન સંબંધી અને કૃષ્ણ સંબંધી ચાર પ્રશ્નો હતા બીજા એમના અવતાર ને બધા સંબંધિત તો એ એ આગળ પૂરા કર્યા ત્રણ અધ્યાયમાં અને હવે જે અહીંયા જે પ્રશ્નો પૂછે છે એ પણ પહેલા જેવા છે એમ કહી રહ્યા છે તેથી પહેલા અધ્યાયમાં કરેલા પ્રશ્નો અને તેના ઉત્તરોની જેમ હિમ પ્રકરણમાં સમાવેશ કર્યો તેમ આ પ્રશ્નો અને તેના ઉત્તરોની ગણના પણ હિમ પ્રકરણમાં કરવી જોઈએ કારણ કે સમાધિ દ્વારા જણાયેલ સંપૂર્ણ શ્રી ભાગવતમાં શ્રી ભાગવતની ઉત્પત્તિનું કારણ જણાવનાર તરીકે આ પ્રશ્નો તથા ઉત્તરોનો સમાવેશ થાય છે એવી શંકા ન કરવી એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે આ જે પ્રશ્નો અહીંયા કરી રહ્યા છે સૌના કે પેલાના પ્રકરણમાં જે થયા છે એવા છે તો એને પણ હિન પ્રકરણની અંદર જ એનો સમાવેશ કરવો જોઈએ કારણ કે એ પણ સમાધિ દ્વારા જણાયેલ સંપૂર્ણ શ્રી ભાગવતમાં ભાગવતની ઉત્પત્તિનું કારણ જણાવનાર તરીકે એટલે કે અહીંયા પણ સમાધિમાં આ જે ભાગવતજી થયા છે તો એ સંપૂર્ણ શ્રી ભાગવતમાં એટલે કે ભાગવતની ઉત્પત્તિ કેમ થઈ અને એના જે અહીંયા ઉત્તરો મળવાના છે એ એ જ છે તો પણ અહીંયા એવું કહી છે કે આવી શંકા નહીં કરવાની કેમ કેમ કે એનું સમાધાન આપે છે કે કારણ કે આ પ્રશ્ન તથા ઉત્તરોથી શ્રોતા વ્યાસ અને વક્તા નારદ એ બંનેને ફળ પ્રાપ્ત થયાનું જણાવેલું છે ભગવાનના ભક્ત થવું એ ફળ શ્રોતા તથા વક્તા બંનેને પ્રાપ્ત થયેલ હોવાનું અહીં જણાવેલ છે આવું સૌનક અને સૂતના સંબંધમાં આ સ્કંદના પહેલા ત્રણ અધ્યાયોમાં જણાવેલ નથી તેથી આ પહેલાથી જુદું મધ્યમ અધિકાર દર્શાવનારું પ્રકરણ ગણેલું છે એટલે કે જો પહેલાના હિન પ્રકરણમાં આ પ્રશ્નોનો સમાવેશ કરી દેતો તો પછી જો નારદને નારદજીને અને વ્યાસજીને જે મધ્યમ અધિકારી તરીકે અહીંયા ગણાવ્યા છે એને એને એ જે ફલ પ્રાપ્ત થયું છે એ ફલ જ પ્રાપ્ત ના થાય એમનું અહીંયા કોઈ રેત જ નહીં કે આ મધ્યમ અધિકારી તરીકેનું આ પ્રકરણ છે એ કોઈ એવું વસ્તુ જ ના રહેતી એમને પેલા ગયા છે ઘરે તો કરવું હોય તો રાશિ છે ને નીતાબેન તું નીતાબેન કરી વાંધો નથી પણ કોઈની તૈયારી હોય તો પ્રકરણના અધ્યાયોના અર્થ નારદે વ્યાસને શ્રી ભાગવત રચવાની જે પ્રસંગને લીધે પ્રેરણા કરી તે પ્રસંગ ચોથા અધ્યાયમાં કહેલો છે એટલે આ ચોથો અધ્યાય જે હવે આપણે પેલા મધ્યમ અધિકારીમાં જોઈશું તો એ શેના ઉપર છે તો કે અહીંયા નારદજી વ્યાસજીને ભાગવત રચવાની પ્રેરણા કરી છે એ પ્રસંગ અહીંયા બતાવશે ચોથા અધ્યાયમાં સૌનકે કરેલ પ્રશ્ન આ પ્રસંગના અંગરૂપ છે પ્રકરણના આરંભમાં કરેલ આ પ્રશ્ન અધ્યાયના અર્થને ખોટા ઠરાવી શકતા નથી વ્યાસે વેદના ચાર ભાગ કર્યા ઇતિહાસ અને પુરાણ રૂપ પાંચમો વેદ રચ્યો સ્ત્રીઓ શુદ્રો અને નામ નામ માત્રના બીજોને વેદના અધ્યયન વગેરેનો અધિકાર ન હોવાથી તેમનું કલ્યાણ સધાય તે માટે ભારત રચ્યું છતાં તેમના મનમાં સંતોષ ન થયો તેમને પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ તેથી તેનું કારણ વિચારતા સરસ્વતીના તીરે તે ખેદ કરતા હતા ત્યારે નારદ ત્યાં તેમના આશ્રમે આવ્યા એ પ્રસંગ છે એટલે કે અહીંયા કયો પ્રસંગથી અહીંયા નારદજી વ્યાસજીને ભાગવતજી કરવા માટેની જે પ્રેરણા કરે છે તો એ અહીંયા ચોથા અધ્યાયમાં બતાવેલો છે અને આ જે અહીંયા જે સૌનકજીએ પ્રશ્ન જે કરેલ છે તો એ પ્રસંગના અંગરૂપ એટલે કે એ પ્રશ્નો એમને પૂછ્યા છે અને બીજું અહીંયા જે ગાયત્રીની ચિંતા કઈ છે કે એમને શાની ચિંતા હતી કે એમને આટલા બધા ઇતિહાસ ને પુરાણરૂપ વેદ પાંચમો કર્યો અને મહાભારત કર્યું છતાં પણ તેમને સંતોષ નહોતો થતો એટલે એટલે એમને પ્રસન્નતા નથી થતી એટલે પોતે સરસ્વતીના તીરે જ્યારે બેસ્યા બેઠા છે ત્યારે ત્યાં નારદજી આવે છે એ અહીંયા ચોથા અધ્યાયમાં કહી રહ્યા છે જે વ્યાસ નું વચન જે વ્યાસનું વચન હોવાને લીધે સર્વને જેમાં વિશ્વાસ રહે છે તે વ્યાસજીને જ વેદ વગેરેનું ફળ ઉલટું જણાયું વેદના વિભાગ કરવા છતાં તેમજ ઇતિહાસ અને શ્રી ભાગવત સિવાયના બીજા પુરાણો લખવા છતાં તેમને પ્રસન્નતા પ્રાપ્ત ન થાય તો પછી તેમણે કહેલા આ ઇતિહાસ અને પુરાણોથી અન્ય લોકોને ફલ કેવી રીતે પ્રાપ્ત થશે એમ જણાવવા તેમની ચિંતાનું આ ચોથા અધ્યાયમાં વર્ણન કરેલું છે એટલે કે આ ચોથા અધ્યાયમાં એમ કહી રહ્યા છે કે વ્યાસજીનું આ વચન છે ને ભગવાનના એ અવતાર છે તો બધાને સ્વાભાવિક છે કે એમના ઉપર વિશ્વાસ રહે પણ એમને જ્યારે સંતોષ નથી આટલું બધું કાર્ય કરવા છતાં તો પછી બીજા લોકોએ એ કરવાના એટલે એક એ વાંચીને એને અનુસરવાથી એમને કેવી રીતે એ ફળ અહીંયા પ્રાપ્ત કરી શકશે એવી એમની આ અધ્યાયમાં એમની ચિંતા બતાવી છે વ્યાસજીની તો અહીંયા સુધી જે ચોથો અધ્યાય છે પછી પાંચમો અધ્યાય એનું કરે છે તો અહીંયા લેવું છે આપણે આગળ કે અહીંયા ચોથો અધ્યાય પહેલા સ્ટાર્ટ કરવો છે જે સુબોધિનીજી પહેલા લઈ લેવો જોઈએ ચોથો અધ્યાય અચ્છા હા તો કથામાં એટલું છે કે અધિકારીની જે અહીંયા મધ્યમા અધિકાર તરીકે જે નિરૂપણ છે એ વિષય પછી બાકી રહી જશે વાંધો નહીં એ પછી જોઈ લઈશું અત્યારે પેલા લઈ લો પેલા સુબોધનીજી લઈ સુબોધનીજી અગર બીજું કોઈ વાંચ્યા હોય અને તૈયાર હોય તો એ લઈ લો કોઈ હિંમત કરતું નથી લઈ લે તું તારી જ કથા રાખી હા કરો અધ્યાય ચોથો એવમ ભગવતાર્થસ્ય निर्धारः स्वधिकारतः स्वाधिकारतः त्रिभिः कृतो द्वितीये तु त्रिभिस्त्याज्य समत्वतः मध्यमाधिकारे यच्छास्त्रं तदत्र विनिरूप्य विनिरूप्यते નારદસ્યાધિકારિત્વાત શ્રોતુ ચિંતાકુલત્વતઃ એવી રીતે સૂતે પોતાના અધિકાર પ્રમાણે ભાગવતના અર્થનો નિર્ણય ત્રણ અધ્યાયથી કર્યો બીજામાં તો ત્યાગ કરવા યોગ્યપણું સમાન હોવાથી મધ્યમ અધિકારમાં જે શાસ્ત્ર છે તે અહીં નારદ અધિકારી હોવાથી અને શ્રવણ કરનાર ચિંતાથી આકુલ થયેલ હોવાથી અહીં કહેવામાં આવે છે એટલે અહીંયા જે કહેવામાં આવે છે એનું વર્ણન કર્યું છે જે આ તો ક્લિયર જ છે ને એટલે ક્લિયર નથી આની જે બીજી લાઈન છે ને એ આગળ વખતે પ્રશ્ન કરેલો અને એની એ જ સંબંધી અહીંયા ભાગવત અર્થમાં બી આપેલું છે અને ભાગવતજીમાં બી આપેલું છે એનું તો એ નથી ક્લિયર થતું એ જે છે ને ભાગવતજીમાં પહેલો જ પેરેગ્રાફ બીજામાં કીધું છે એ બીજામાં નો અર્થ નથી ખ્યાલ આવતો બીજાઓમાં તો ત્યાગ કરવા યોગ્યપણું સમાન હોવાથી મધ્યમ અધિકારમાં જે શાસ્ત્ર છે તે અહીં બસ આટલી વાત નથી સમજમાં આવતી એટલે આમાં એક મિનિટ પહેલા એમાં જે ત્રણ અધિકારીઓનું વર્ણન છે ને આગળ એમાં એક મિનિટ નથી ખ્યાલ આવતો વૈરાગ્યનું જે લક્ષણ કહ્યું હતું ને વક્તાના અધિકારમાં ત્રણ જે લક્ષણો અહિયાં કયા એક તો શ્રોતા છે જિજ્ઞાસુ હોવા જોઈએ અને જે વક્તા છે તે શ્રુત ભાગવત હોવો જોઈએ કે જેણે ભાગવતનું પરંપરાગત રીતે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ એ એક યોગ્યતા બતાવી બંને બીજામાં શ્રોતા છે એમાં માસ્તરે ન હોવું જોઈએ અને સાથે સાથે વક્તા છે એ ચતુર હોવા જોઈએ અને એના પછી શ્રોતા જે છે એને શ્રવણમાં આદર હોવો જોઈએ અને વક્તા છે પરંપરાગત જ્ઞાન જેને હોય ચતુર પણ હોય પણ સાથે સાથે તત્વજ્ઞ પણ હોવો જોઈએ આમ ત્રણેયની ત્રણ યોગ્યતાઓનું નિરૂપણ ત્યાં કરવામાં આવ્યું બરોબર છે એ હીન અધિકાર માટે છે ને જે હવે અહીંયા જે છે તે મધ્યમ અધિકારીની વાત નથી હા તો મધ્યમ અધિકારીમાં એમ કહ્યું છે કે મધ્યમ અધિકારમાં રૂપે એક તો ભગવત કૃપા પછી ભગવદીયતા અને ભગવદ એકાગ્રતા રૂપી ત્રણ ગુણ શ્રોતા અને વક્તાની ભીતર અપેક્ષિત હોય છે તે મુજબ અધ્યાયો પણ અહીં ત્રણ યોજિત થયા છે એમાં પ્રથમ અધ્યાયમાં પ્રસ્તુત કથાની પ્રેરણાનો હેતુભૂત પ્રસંગનું જે નિરૂપણ કરવામાં આવ્યું તે મહર્ષિ વેદવ્યાસની ભીતર ભગવાન દ્વારા વિચારિત ભગવદીયતાના વર્ણન માટે છે આવું અહીંયા જે આગળ પેલું એનું વર્ણન છે ને એમાં એવું આવે છે એટલે બીજામાં જે ત્યાગ કરવાની યોગ્યતા પણ સમાન હોવાથી તો એ ત્યાગ કરવાની યોગ્યતાની જે સમાનતા છે તે બંનેમાં છે એમ એમ સમજવાનું એ નીતાબેનનો બી પ્રશ્ન હતો ગયા વખતે પણ જે ભાગવતજીમાં બી વિશેષ કરીને જે વાત બતાવી છે ને કે વેદ ધર્મનો જે ત્યાગ એવી રીતે અહીંયા પણ એ વાત બતાવવામાં આવી છે કે અદૃષ્ટ દ્વારા જે ઉપકાર થઈ રહ્યો છે એનું પણ અહીંયા ત્યાગ આવશ્યક છે અને યોગ્યતાના રૂપમાં અહીંયા ભગવત કૃપા ભગવદીયત્વ અને ભગવત્વ આ ત્રણ ગુણો શ્રોતા અને વક્તામાં આવશ્યક છે એના માટે એક એક ગુણનું અહીંયા નિરૂપણ એક એક અધ્યાયથી કરવામાં આવી રહ્યું છે અચ્છા એટલે બીજા બધા એટલે વક્તા ને શ્રોતા જે આપણને ત્રણ ગણ્યા છે જુદા જુદા તો એ બધામાં ત્યાગ કરવા પણ તો બધામાં છે જ સમાન પણ આ ખાસ મધ્યમ અધિકારીનો જે મધ્યમ અધિકાર જે છે એનામાં આ ત્રણ ગુણ શ્રોતાને વક્તા બંનેની ભીતર હોવા જોઈએ એક તો ભગવત કૃપા એટલે ભગવત પ્રસાદ ભગવદીયતા અને ભગવદ એકાગ્રતા એ ત્રણ ગુણ જે આ નારદજી એના નારદજી અધિકારી છે એ જે શાસ્ત્ર છે તે નારદ અધિકારી હોવાથી અને એટલે વક્તા અને શ્રોતા તરીકે વ્યાસજી શ્રવણ કરનાર ચિંતાથી આકુલ થઈ હોવાથી કહેવામાં આવે છે એ રીતનું સમજાય છે જે એટલે વિરક્તિ અહીંયા નહીં હોવાને કારણે અહીંયા મધ્યમાધિકાર બતાવેલો છે આ તરફ એ ચિંતાકુલ થઈ રહ્યા છે તે એમની અંદર મધ્યમાધિકાર બતાવનારો છે એ જ્ઞાન હોવા છતાં પણ વૈરાગ્યનો અભાવ નારદજીમાં જોવા મળે છે એટલે આ મધ્યમ અધિકારીના નારદજી અધિકારી છે તત્રાધ્યાયે ચતુર્થતુ વ્યાસચિંતા નિરૂપ્યતે ઉત્તમ પ્રક્રિયાયાશ વક્તુર હેતુ નિરૂપણા તે પૈકી ચોથા અધ્યાયમાં તો વ્યાસની ચિંતા કહી છે એટલે આ ચાલુ પ્રસંગમાં આપણને વ્યાસજીની ચિંતા કહી છે કારણ કે ઉત્તમ પ્રકરણના વક્તા સુખ હોવાનું કારણ કહેલું છે ઉત્તમ પ્રકરણમાં વક્તા સુખ કહ્યા છે એટલે અહીંયા વ્યાસની વ્યાસજીને આ ચોથા અધ્યાયમાં લીધા છે મધ્યમાધિકારીમાં ઉત્તમ પ્રકરણ એટલે જોજે ઉત્તમ પ્રકરણ મને નથી લાગતું આનું તાત્પર્ય હોય પણ ઉત્તમ પ્રક્રિયા પ્રકરણ નહીં પ્રકરણ ત્યાં કરેલો છે હા આમાં પ્રકરણ અર્થ કરેલો છે નહીં મૂળ કારિકામાં તો એ છે ને ઉત્તમ પ્રક્રિયા પ્રક્રિયા છે હા એટલે આજે ચોથો અધ્યાય છે એના સંદર્ભમાં એ આજ્ઞા કરી રહ્યા છે ઉત્તમ પ્રક્રિયાના જે વક્તા છે શુક્લ એમની અંદર વૈરાગી કહેવામાં આવ્યું છે હા ગયા પ્રકરણમાં પોતાના અધિકારને અનુસરીને સુતે શાસ્ત્રાર્થ કર્યો તેમાં મૂળ તરીકે ભાગવત કહ્યું જે ભાગવતનું શ્રવણ કરવાથી સુતને આ શાસ્ત્રાર્થ જાણવામાં આવ્યો અમારે પણ તેનું શ્રવણ કરવું એવા અભિપ્રાયથી શૌનક સૂતને પ્રશ્ન કરે છે એમ વ્યાસ નીચેના શ્લોકથી કહે છે હવે અહીંયા જે વ્યાસજીને વક્તા અને નારદજીને અરે નારદજીને વક્તા અને વ્યાસજીને શ્રોતા એવી રીતે ગણ્યું છે સંજયજામાં આ અધ્યાયમાં એટલે અહીંયા વ્યાસ એમ કહે છે કે ઇતિ ભ્રુવાણમ સંસ્તુય મુનિનામ દીર્ઘ સત્રીણામ વૃદ્ધ કુલપતિ સુતમ ભવૃચ શૌનકો બ્રવિત એ પ્રમાણે બોલતા સુતની ઘણી સ્તુતિ કરીને લાંબા સમય સુધીનો સત્ર કરનાર મુનિઓના વૃદ્ધ બહુ રૂચાઓ જાણનાર કુલપતિ શૌનકે તેને કહ્યું એટલે સુતની સ્તુતિ કરવામાં આવી પહેલા આગળ અને એ સત્ર જે લાંબા સમય સુધી જે કરવામાં આવે છે એ સત્રના બધા જે મુનિઓ હતા તે બધા વેદની બધી રૂચાઓને પણ જાણનાર હતા ને એમણે કુલપતિ શૌનકે તેને કહ્યું બધા સ્થળે વક્તાનું વાક્ય પૂરું થયા પછી શ્રોતા પ્રશ્ન કરે અહીં તો ઘણી ઉત્કંઠા હોવાથી વક્તાનું વાક્ય પૂરું થયા પહેલા જ પ્રશ્ન કરે છે એમ બોલતા શબ્દ થી કહેલું છે એટલે અહીંયા ઉત્કંઠા બતાવી છે પ્રશ્ન કરનાર સૂત શાસ્ત્ર હા હા જજે પ્રીતિબેન હા એમનું નિરૂપણ થઈ રહ્યું છે અચ્છા <laughs> છો કે નહીં પ્રીતિબેન ચાલો ઠીક છે તું શાસ્ત્ર જાણતો હશે એવા માત્ર સંભવથી પ્રશ્ન કરવામાં આવતા તેણે મૂળ સહિત શાસ્ત્રાર્થ કહ્યો ત્યારે વક્તામાં ઘણી શ્રદ્ધા થવાથી તેની ઘણી સ્તુતિ કરી એમ ઘણી સ્તુતિ કરીને શબ્દ કહેલ છે આ ઘણી સ્તુતિ ગ્રંથની બહાર છે એટલે વક્તામાં ઘણી શ્રદ્ધા છે કારણ કે એમણે જે પ્રશ્ન કર્યો એમને એના જવાબમાં એમણે આખો શાસ્ત્રાર્થ કહ્યો એટલે એમને ઘણી શ્રદ્ધા થઈ અને એને લીધે ઘણી સ્તુતિ કરી પહેલા શાસ્ત્ર જાણવાની ઈચ્છા ઘણી બલવાન હોવાથી બધાઓએ પ્રશ્ન કરેલ હવે કાંઈક ઉત્તમ છે એમ જાણીને અને મનનથી તેનો નિર્ણય કરીને અને એક હજાર વર્ષે ભગવાનનો અવતાર થશે એવો નિશ્ચય હોવાથી અને તે માટે જ સત્રનો આરંભ કરેલ હોવાથી કોલાહલ થશે તો સારી રીતે શ્રવણ નહીં થાય એવા વિચારથી સર્વના સાંભળતા કે યજ્ઞના સંબંધવાળા દેવતાના સ્વરૂપને જાણનાર શૌનકે પ્રશ્ન કર્યો એટલે જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તે એનું મૂળ એમનો ભાવ સમજાવે છે કે એમને જે શાસ્ત્ર જાણવાની ઈચ્છા હતી તે ઘણી બલવાન હતી અને અહીંયા કંઈક ઉત્તમ પ્રાપ્ત થશે એમ જાણીને એમણે મનથી જેવો નિર્ણય કર્યો કે એક હજાર વર્ષે ભગવાનનો અવતાર થશે એવો એમને નિશ્ચય હોવાથી અને એના માટે જ આ સત્રનો આરંભ કરેલો હતો તો સારી રીતે શ્રવણ નહીં થાય એવા વિચાર લીધે એમણે બધાના દેખતા આવી રીતે દેવતાના સ્વરૂપને જાણનાર શૌનકે પ્રશ્ન કર્યો એવો અર્થ છે વૃદ્ધ એટલે જ્ઞાનથી વૃદ્ધ એટલે જ્ઞાનથી સંપૂર્ણ હતા તે કુલનો એટલે ઋષિ કુલનો પતિ એટલે નાયક હતો જ્ઞાનથી વૃદ્ધ થાય ત્યારે બુદ્ધિનો નિર્ણય થાય ભવિષ્યમાં પ્રચાર કરવા માટે કુલાચાર્યના વચનમાં વિશ્વાસ રહે છે એમ વૃદ્ધ અને કુલપતિએ શબ્દોથી જણાવ્યું છે એ શું છે ભવિષ્યમાં પ્રચાર કરવા માટે કુલાચાર્યના વચનમાં વિશ્વાસ રહે છે એનો સંદેશ એટલે એવું લાગે છે કે શૌનક જે છે શૌનક આદિ ઋષિ એ જાતના શબ્દનો પ્રયોગ થાય છે એટલે શૌનક નું નામ પ્રથમ લેવામાં આવે છે એટલે એ ઋષિકુલના નિયામક છે એ કારણે અને આમની અંદર વિશેષતા એ છે કે પોતે જ્ઞાનવૃદ્ધ છે એટલે કદાચ ઉંમરની દ્રષ્ટિથી બીજા પણ વૃદ્ધ હોઈ શકે આ ઋષિઓની અંદર પણ અહીંયા એમને જ્ઞાનવૃત્ત કહેવામાં આવ્યા છે અને એક એક ઋષિકુલ છે એના આચાર્ય પણ છે હાજી પછી જે બીજો શ્લોક છે જે સત્ર નો આરંભ કરેલો હોવાથી કોલાહલ થશે તો સારી રીતે શ્રવણ નહીં થાય પછી પછી શું આવી ગયું એવા વિચારથી સર્વના સાંભળતા યજ્ઞના સંબંધ વાળા દેવતાના સ્વરૂપને જાણનાર સૌનકે પ્રશ્ન કર્યો એટલે કે એ બે લાઈનને તરત જોડી છે કેવી રીતે શ્રવણ નહીં સર્વના સાંભળતા એટલા માટે કે બધા બધાએ સાંભળે તો બધા શાંત થઈ જાય અને કોલાહલ ન કરે ફુલાલ જો કરે તો શ્રવણ નહીં થાય એટલા માટે બધાને સંભળાય એ રીતે ના એમ નહીં તાત્પર્ય એ છે આ જે પ્રશ્ન શૌનકે કર્યો છે એ પ્રશ્ન બધાના મનમાં હતો જે ઋષિકુલમાં ત્યાં જેટલા પણ એકત્રિત થયા હતા એ બધાના મનમાં આ પ્રશ્ન ઘૂમડી રહ્યો હતો પણ જો બધા એક સાથે આ બધું કરે તો કોલાહલ થઈ જાય જે કોન્ફરન્સમાં ઘણી વખતે કોલાલ થઈ જતી હોય છે તો આ નાયક હોવાને કારણે જ્ઞાનવૃદ્ધ હોવાને કારણે એમણે અલગથી આ પ્રશ્ન કર્યો આગળનો શ્લોક કોઈ ને કરવો હોય તો અહીંયા હા બોલો બોલો અહીંયા છે ને આમાં પુરુષોત્તમ સહસ્ત્રમાં ભક્તિ પ્રવર્તક નામ આપ્યું છે તો એમાં એવું કીધું છે કે સૌનકાદી મુનિ મુનિઓ સર્વ વેદ ઇતિહાસ પુરાણને હોવાથી તેમને કર્મ તથા સિદ્ધ થયેલ છે પરંતુ ભગવાનના અનુગ્રહથી જ કેવળ મળી શકે તેવો ભક્તિમાં સિદ્ધ થયેલો નહીં હોવાથી તેની સાર્થકતા કરવા પ્રભુએ જ કૃપા કરી તેમને હૃદયમાં ભક્તિમાં સ્થાપન કર્યો અને મુનિઓએ સૂત પુરાણી ભગવાન સંબંધી પ્રશ્ન કર્યો તેનું કારણ પણ એ જ છે કે તેઓ ભક્તિ માર્ગને પ્રવર્તનારા છે પ્રચાર કરનાર છે એવા પ્રભુ એમ કહ્યું છે જે આમને સુખદેવજી એ વાત નામ આવી શકશે ને જે અહીંયા હા આવી શકે ભક્તિ પ્રવર્તક ત્રાતા વ્યાસ ચિંતા વિનાશક હા આગળ કોણ કરે છે હા જે કરું આગળ હા હવે આગળ ભાગવત વિશે રચનાર વિશે વક્તા વિશે અને શ્રોતા વિશે એવા ચાર પ્રકારનો અહીં પ્રશ્ન કરે છે તે પહેલી તે પૈકી પહેલા પ્રકારનો નીચેના શ્લોકથી કહે છે એટલે હવે ભાગવત વિશેનો જે પ્રશ્ન છે એ હવે નીચેના શ્લોકથી કહી રહ્યા છે એટલે હવેના શ્લોકથી સૌનક કહે છે સૂત સૂત મહાભાગ વદનો વદતામ વર કથામ કથામ ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાન સુકહ હે સૂત હે સૂત હે મોટા ભાગ્યવાળા હે કથા કહેનારાઓમાં શ્રેષ્ઠ ભાગવતની પવિત્ર કથા જે સુકે કહી તે અમારા માટે કહો એટલે હવે અહીંયા સૌનક ઋષિ કહી રહ્યા છે કે જે ભાગવતની પવિત્ર કથા સુખદેવજીએ કહી તે અમને કહો હે સૂત એમ આદર દર્શાવવા માટે બે વાર કહેલું છે હે મોટા ભાગ્યવાળા સંબોધન એમ જણાવવા કરેલું છે કે તમારું મોટું ભાગ્ય છે કે તમે ભાગવતની કથાનું શ્રવણ કરેલું છે એટલે જે આ સૂતજી માટે મોટા ભાગ્યવાળા પદનો પ્રયોગ કર્યો છે તો એમ કહી રહ્યા છે કે તમે જે ભાગવતની કથાનું શ્રવણ કરેલું છે એના કારણે તમે મોટા ભાગ્યવાળા છો જ્યારે સુખદેવજી અને પરીક્ષિત સુખદેવ પરીક્ષિત રાજાને કહી રહ્યા હતા એ વખતે જે શ્રવણ કરેલું છે તેમાં ન અમારા માટે કહો અમે માત્ર શ્રવણ કરનારા નથી પરંતુ અમને ભાગવત આપો એમ જણાવવા નહ શબ્દ ચોથી વિભક્તિમાં યોજેલ છે કથા કહેનારાઓમાં શ્રેષ્ઠ એ નિર્ણય હોવાથી વધતામ વર શબ્દોનો પાણીની પ્રમાણે સમાસ કરેલો નથી જે જ્યાં વ્યાકરણનો વિષય છે અને એટલો સ્પષ્ટ નથી થઈ રહ્યો કથા કહેનારાઓ હા કથા કહેનારાઓમાં તમે જ શ્રેષ્ઠ છો જે કથા શ્રવણ થઈ ત્યારે તમે આવો શાસ્ત્રાર્થ કહ્યો તે જ કથા કહો પવિત્ર એટલે શાસ્ત્રમાં શ્રવણ કરવાની આજ્ઞા હોવાથી કથા યજ્ઞની પેઠે ધર્મરૂપ છે યત જે કારણ કે જે કારણ કે ભગવાન સુકે તે કહી એમ શ્રદ્ધા વધારે હોવાનું કારણ કહેલું છે સુખ મુક્ત છે અને ભગવાન હોવાથી પૂર્ણ ગુણવાળા છે એટલે અહીંયા આગળ જે ભાગવત વિશે જે સૌનકજી પ્રશ્ન કરી રહ્યા છે એ સંબંધમાં આદર વાચક શબ્દ અને એની સાથે સાથે મહાન ભાગ્યવાળા કહી અને ભાગવતજીનું જે સુખદેવજીએ જે પ્રાગટ્ય કર્યું કહ્યું એના વિશે એ અમને જણાવો એમ અહીંયા આગળ વિનંતીપૂર્વક કહી રહ્યા છે આટલું આ શ્લોકમાં જે સમજાય છે જજે મને આમાં કઈ કેવું હતું કે આપણે કહ્યું કર્યું છે ને રાજાનો પ્રશ્ન હતો કે અહીંયા કેમ આવું એમનું આપણે વખાણ કર્યા છે પહેલા એમની સ્તુતિ કરી છે ને પછી એટલે એ પ્રશ્નો કરતા આપણે પહેલા સૌ સૌપ્રથમ એનો જે વક્તા હોય એની સ્તુતિ કરવી જોઈએ એવો લાગે છે નિયમ કે વક્તાને કહેતા પહેલા એટલે કંઈ પણ પ્રશ્નો કરતા પહેલા આપણે એવો વિવેક રાખવો જોઈએ કે વક્તાની સ્તુતિ થાય ત્યાં પછી બીજું જે છે અહીંયા એ જે સૂત સૂત બે વખત છે તો એક વખત સૂત એક વખત કહેવામાં આવે તો એ સંબોધનના અર્થમાં છે કે એમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બે વખત જ્યારે કહેવામાં આવે તો એને આદરવાચક શબ્દ તરીકે લેવાતો હોય છે એવું છે આ કુબેર મણિગ્રીવની સ્તુતિમાં એવું આવ્યું હતું એટલે ખ્યાલ છે કે કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન ત્વમ આદ્ય પુરુષ પરમા કૃષ્ણ કૃષ્ણ બે વાર કેમ કીધું છે એમ તો પહેલી વાર જે કહેવામાં આવે છે તો એ બીજી વાર જે કહેવામાં આવે તો એમના પ્રત્યેનો આદર વ્યક્ત કરવામાં આવે છે એટલે આ એક એટલે પહેલી લાઈન આ રીતની સ્તુતિ કરીને પછી એમણે પ્રશ્નની શરૂઆત કરી છે એવું જે મને તે વખતે વિચાર એટલે આમાં આગળના શ્લોકમાં એ વાત કહી ને ભક્તરી મહત્યા શ્રદ્ધયા સમ્યક સ્તોત્ર કૃતવંત એના માટે સંસ્તુ એ પદનો પ્રયોગ એટલે સારી રીતે સ્તુતિ કરીને પણ શું સ્તુતિ કરી એનું નિરૂપણ અહીંયા ભાગવતમાં કરવામાં નથી આવ્યું એટલે શ્રી મહાપ્રભુજી એના ઉપર એ નોટ લખી છે કે સંસ્તવનમ ગ્રંથાત દહી એ બધો વિસ્તાર અહીંયા નથી કરવામાં આવ્યો ભાગવતમાં પણ સ્તુતિ કરીને તે પછી પ્રશ્ન કરવામાં આવે છે અને જે બે વખત કહેવામાં આવે છે એને વિપ્સા કહે છે વિપ્સા દરેક વખતે આદરવાચક હોય છે આદરે વિપ્સા બે બે કોઈ પણ સંબોધન છે એને બે વખત કહેવું એને સંસ્કૃતમાં વિપ્સા કહેવાનું હિંસા <laughs> હિંસા ને નહીં વી વી વી ને વ વી ફોર વિક્ટરી હા જી આ શરણના નંબર ઉપરથી વારંવાર ડિસ્ટર્બન્સ આવે છે અનમ્યુટ થઈ જાય છે અને બીજો એક શીલાબેન પટેલ છે એમના તરફથી પણ ઘડી ઘડી ડિસ્ટર્બન્સ આવે છે જો કઈ પૂછવું હોય તો અલગ વસ્તુ છે નહીં તો ત્યારે સાવધાનીથી હા આગળનો કરો એક વાક્ય આપણને સમજવાનું કે પવિત્ર એટલે શાસ્ત્રમાં શ્રવણ કરવાની આજ્ઞા હોવાથી કથા યજ્ઞની પેઠે ધર્મરૂપ છે એટલે કથાનું સ્વરૂપ અહીંયા જે યજ્ઞની પેઠે ધર્મરૂપ છે એ જે કહ્યું ને તે જે સમજાવજો આ છેલ્લી બે લાઈન માં છે પવિત્ર જે શબ્દ છે ને એમાં પુણ્યામ કથામ ભાગવતીમ પુણ્યમ તો પુણ્યમ નો અર્થ કયો છે અહીંયા કે શાસ્ત્રમાં હા તો યજ્ઞની પેઠે જે ધર્મરૂપ કહ્યું ને તે જ જે સમજવું હતું યસ્યામ કથાયામ શ્રુતાયામ સ્વયં શાસ્ત્રાર્થો નિરૂપિત સામેવ કથામ વદ પુણ્યામ ધર્મરૂપામ એટલે આગળ જે વાત કહી ને તમને તમે જે સાંભળી છે તે અમને કહો એટલે જેને સાંભળ્યા પછી તમે આ રીતે શાસ્ત્રના અર્થનું નિરૂપણ કર્યું છે એ કથા તમે અમને કહો જે ભાગવતની પરંપરામાં આમના સુધી એ ભાગવત જે રીતે પહોંચ્યું છે એને જ તમે ફર્ધર અમને પાસ ઓન કરો એ અહીંયા મુખ્ય આશય છે અને કથાના વિશેષણના રૂપમાં પુણ્યામ કથામ એમ કહ્યું એટલે એનું તાત્પર્ય એ છે કે જેમ કોઈ યજ્ઞાદિ ધર્મના આચરણ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એવી રીતે આ કથાનું શ્રવણ કે કથન છે એ પણ પુણ્યજનક છે ધર્મરૂપ છે વિહિતત્વાદ યાગવત અને જેવી રીતે યજ્ઞ જે છે એ દ્વિજોને શાસ્ત્રમાં કરવાની આજ્ઞા છે એટલે વિહિત કર્મ છે એવી રીતે આવી રીતે ભગવત કથા છે એનું શ્રવણ અને કથન એ પણ યજ્ઞની માફક વિહિત કર્મ છે જી જી જી જી આગળ કરો ત્રીજો શ્લોક કરો નીચેના શ્લોક થી બીજો પ્રશ્ન કરે છે એટલે બીજો પ્રશ્ન એટલે ભાગવત ના રચના વિશેનો બીજો પ્રશ્ન કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કેન હેતુના કૃતઃ સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતામ મુનિઃ આ કથા કયા યુગમાં કયા સ્થાનમાં અને કયા પ્રયોજનથી પ્રવૃત્ત થઈ સાથી પ્રેરાયેલા મુનિ વ્યાસે સંહિતા રચી રચનારને સામગ્રીની જરૂર હોવાથી રચનાના પ્રશ્નમાં સામગ્રીનો પ્રશ્ન પણ કરેલો છે કાળ દેશ અને પ્રયોજન સામગ્રી છે અને પ્રવૃત્તિ કરાવનાર સામગ્રી છે કાળ દેશ અને પ્રયોજન એ ત્રણમાં આ પ્રવૃત્ત થઈ એવો સંબંધ છે આ કયા યુગમાં પ્રવૃત્ત થઈ બીજું કયા સ્થાનમાં અને ત્રણ કયા પ્રયોજનથી પ્રવૃત્ત અહીં જેમ ચિત્ત વ્યગ્ર રહે છે તેમ ન રહે એ પ્રયોજન છે અને કોઈથી મુનિને પ્રેરાયેલા મુનિને પ્રેરણા થયેલી હશે અને શા પ્રયોજનથી પ્રેરણા કરેલી પ્રવૃત્તિ વિશે ત્રણ પ્રશ્નો કર્યા અને રચવામાં એટલે કે આ પ્રેરણા કરનાર સંબંધી પ્રશ્ન છે એ એક પ્રશ્ન કર્યો વ્યાસ મુનિ હોવાથી મનનની બંધી કરે એવી સંહિતા કેમ રચી એટલે અહીંયા આ ત્રી બીજો પ્રશ્ન છે એ રચના સંબંધી છે રચનાને સામગ્રીની જરૂર એટલે રચના એટલે આ કથાની રચના કયા યુગમાં કયા સ્થાનમાં અને કયા પ્રયોજનથી થઈ અને સાથી મુનિ વ્યાસે આ સંહિતા રચી એવો આ પ્રશ્ન છે એનું જણાવે છે અને રચનાને સામગ્રીની જરૂર હોવાથી એટલે અહીંયા સામગ્રી રચનાર ના પ્રશ્નમાં સામગ્રીનો પ્રશ્ન પણ કરેલો છે એટલે સામગ્રીમાં કાલ દેશ અને પ્રયોજનની સામગ્રી અને પ્રવૃત્તિ કરાવનારની સામગ્રી છે એવું કહે છે કાલ અને દેશ એ પ્રયોજન કાલ દેશ અને પ્રયોજન એ ત્રણમાં આ પ્રવૃત્ત થઈ એવો સંબંધ છે એટલે એ સમજ ના પડી જાય છે વિચારો જેમને સ્પષ્ટ થયું હોય એટલે જ્યારે પણ આપણે કોઈ કાર્યને કરીએ તો એ કાર્યને કરવા માટે એનું પરિકર આવશ્યક હોય છે પરિકરનો મતલબ છે કે તમે કયા સ્થાને કયો કયા સમય એટલે જે આપણે દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વગેરે જે કર્તાને આપણે લક્ષ્યમાં લઈએ તો બાકીની જે બધી વસ્તુઓ છે એનો પરિકર થઈ ગયો એટલે ઉપયોગી વસ્તુ સામગ્રી તો કાલ દેશ પછી હેતુ આ ત્રણ છે અને અહીંયા પરિકર કયા છે એના સંબંધમાં પ્રશ્ન છે કે ક્યારે ક્યાં શા માટે આ જાતના પ્રશ્નો અહીંયા ઉપસ્થિત થયા છે કયા યુગમાં થયું કયા સ્થાને થયું શા કારણે હા અહીં જેમ ચિત્ત વ્યગ્ર રહે છે તેમ ન રહે એ પ્રયોજન છે એટલે અહીંયા વ્યાસજીનું જે ચિત્ત વ્યગ્ર હતું એ બતાવે છે હા એ જ હા અને ચાર કોઈથી એટલે મુનિને પ્રેરણા થયેલી હશે એટલે નારદજીએ પ્રેરણા કરી એ અને શા માટે પ્રયોજનથી પ્રેરણા કરેલી પ્રવૃત્તિ વિશે ત્રણ પ્રશ્નો કર્યા અને મુનિ જે છે ને અહીંયા વ્યાસ માટે કહેવામાં આવ્યું છે હા એટલે હા કોઈ થી પ્રેરણા એટલે કોઈથી એટલે નારદજી થી જે હા એ તો બરોબર છે હા નારદજીથી વ્યાસજીને પ્રેરણા થઈ હશે અને શા પ્રયોજનથી પ્રેરણા કરેલી પ્રવૃત્તિ વિશે ત્રણ પ્રશ્નો કર્યા અને રચવામાં એટલે કે આ પ્રેરણા કરનાર સંબંધી પ્રશ્ન છે એટલે રચવામાં જે એક પ્રશ્ન કર્યો છે એટલે વ્યાસ મુનિ હોવાથી મનનની બંધી કરે એવી સંહિતા કેમ રચી એટલે મનનની બંધી કરે એટલે એટલે જ્યારે જો રચના કરવામાં આવે તો મન અટકી જાય ને તો એક તરફ એમને તમે મુનિ કહી રહ્યા છો અને બીજી તરફ સંહિતાને પ્રકટ કરનારા કહી રહ્યા છો તો સંહિતા જયારે કરે તો તે વખતે પછી એમનું મનન અટકી જાય તો એ સંબંધમાં આ પ્રશ્ન છે જી જી આગળ કરું હા જીજી આમાં એક આમાં એક સમજવું છે આગળ તો મારો શ્લોક છે જીજી ચોથો આ શ્લોકમાં એક શરૂઆત તો કથાની કરી તો થવા આવે શ્લોક પછી ફટાફટ કરવો પડશે હેલો જીજી હા બોલો પેલા ચર્ચા કરી લો હા હા આમાં એક સમજવું છે સમય હોય તો કરી લઈએ હા એટલે જે જે હમણાં જે ભાગવતાર્થ પ્રકરણ જે આપણે સમજ્યા ને સૌનકના પ્રશ્ન એ સૌનકના પ્રશ્નમાં એમ ત્રણ પ્રશ્ન કયા કે સૌનક સીતને શ્રી ભાગવત સંબંધી ત્રણ પ્રશ્ન કરે છે તો એક તો ભાગવતના સ્વરૂપ સંબંધી પ્રશ્ન એ અધ્યાય ચોથાનો બીજો શ્લોક પછી તેની બીજો પ્રશ્ન કરે છે કે ભાગવતની પ્રવૃત્તિ એટલે કે ઉત્પત્તિ સંબંધી પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન કોની પ્રેરણાથી વ્યાસજીએ રચ્યું એટલે કે ઉત્પત્તિના કારણ સંબંધી આ મહાપ્રભુજી આપણને હમણાં ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવી આવ્યા હવે અહીંયા આગળ જે બીજો શ્લોક જે આવ્યો એમાં બીજા શ્લોકની ઉત્થાનિકામાં એમ કહ્યું કે ભાગવત વિશે રચનાર વિશે વક્તા વિશે અને શ્રોતા વિશે તો આ જે ક ખ ગ અને ઘ છે એ ચારે ચાર પ્રશ્ન ભાગવતના સ્વરૂપ સંબંધી છે અને ત્યાર પછી ભાગવતની પ્રવૃત્તિ સંબંધી હવે આજે ત્રીજો શ્લોક થયો એવી રીતે સમજવાનું છે જે કે અહીંયા જે બીજો પ્રશ્ન કર્યો એ બીજો પ્રશ્ન રચનાર વિશે કર્યો એવી રીતે સમજવાનું છે એમાં તો આગળ કહ્યું ને કે અમુક પ્રશ્નો છે એનો બીજા સ્કંદમાં ઉત્તર આપવામાં આવશે એની ચર્ચા અહીંયા નથી દ્વિતીય સ્કંદમાં કેટલાક પ્રશ્નોનો ઉત્તર છે કેટલાકનો અહીંયા મધ્યમ અધિકાર પ્રકરણ છે એની અંદર છે એટલે મને લાગે છે કે આ જે પ્રશ્નો છે એ ભાગવત વિષયક પ્રશ્નોના પેટા પ્રશ્નો છે હા જીજી એટલે કન્ફ્યુઝન એટલા માટે થયું હવે સમજાયું કે બીજો જે પ્રશ્ન કર્યો ને એમાં એમ લખ્યું છે કે કયા યુગમાં શ્રી ભાગવતની પ્રવૃત્તિ થઈ એટલે ઉત્પત્તિ સંબંધી પ્રશ્ન અને અહીંયા પણ એ જ પ્રશ્ન આવ્યો કે કસ્મિન પ્રવૃત્તિ એમ સ્થાને વા હેતુના એટલા માટે આ એક કન્ફ્યુઝન રહ્યું પણ હવે સમજાઈ દીધું અને બીજું જે છે કે એક આ જે ત્રીજા શ્લોકની અંદર બધા જ પદને સમજાવ્યા કસ્મિન યુગે ને બધા જ પણ કૃષ્ણ પદથી અહીંયા શું લીધું ને એ ના સમજાવી દેજે કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિહી સો કૃષ્ણ એ શું એ શું એના માટે સમજાવ્યું એ ના સમજાયું કૃષ્ણ એટલે વ્યાસ વ્યાસજી કૃષ્ણ દ્વૈપા નામ છે ને એમનું હેલો હા હા જીજી હા સમજાયું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી માટે કહેવામાં વ્યાસજી નું નામ ઘણા બધા છે બાદરાયણ છે પારાશર્ય છે વેદવ્યાસ છે કૃષ્ણ દ્વૈપાયન પણ છે અને એ બીજો જે આમાં જે પ્રશ્ન છે એમાં જે ભાગવત વિષયક પ્રશ્ન પહેલામાં કયો છે અને બીજું અત્યારે જે પેટા પ્રશ્નો છે ને એ કરતા સંબંધના પ્રશ્નોમાં પણ આ પેટા પ્રશ્નો છે એ રીતે પણ આને સમજી શકાય એમ છે કેમ કે પહેલામાં તો એ વાત કહેવામાં આવી કે કથામ ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાન શુક સુખદેવજીએ જે કહી એ કથા તમે અમને કહો ભાગવતી એ ભાગવત વિષય પ્રશ્ન થયો અને આ જે બીજો શ્લોક છે એ કર્તાના વિષયમાં છે અને એના અંતર્ગત જ્યારે એ કર્તા છે ત્યારે કર્તાનો પરિકર એના સંબંધમાં કાલ દેશ અને એનો પ્રયોજન એ રીતે આને સમજાવ્યું છે એટલે સુબોધિજીમાં કર્તૃ પરિકરાપેક્ષત્વાત કર્તૃપૃષ્ણે પ્રશ્ન કર્તાના વિષયકમાં પ્રશ્ન થતા એ એના જે પરિકર છે એટલે દેશ કાલ અને હેતુ એના સંબંધમાં પણ આ પ્રશ્ન કર્યા છે એટલે આ શ્રી મહાપ્રભુજી આને સત્તાના સાથે જોડ્યા છે સારું તો અત્યારે સમય થયો છે હવે આગળ મૈત્રી નો ક્રમ હશે તો અહીંયા આપણે કાલે જેમનો પણ વારો હોય ને તો આજે જેમનો હોય અને છૂટી ગયા હોય ગમે તે કારણે એ લોકો પછી કાલે વહેંચી લે પોતપોતાનું